જરા જ્ઞાન લીધા પછી અમારી અત્યારે કઈ દશા જ્ઞાન લીધા પછી અત્યારે અમારી કઈ દશા મોટા મોટા પાર જેવા દેખાય દેખાય દેખાય બહુ ખાસ દોષો દેખાય બહુ મોટું પાપ ના પોટલા દેખાય ત્યાં દોષ છે તે ગુલાબી ના તમે જ્ઞાતા દસતા એટલે તમારે તમારી ભર બધાને ગુલાબી ગુલાબી ભર બધા ગુલાબી મન મનમાં હોય એવું નહીં સારા વિચાર કરે ખરાબ વિચાર કરે સમજુ ને આપણે બીજું વ્યવસ્થિત ગુલાબી ચલાવશે એટલે દોષ દેખાય ને જેટલા દેખાય એટલા ઉદય ઉદય આવે દેખાય અને દેખાય એટલે પછી જાય પછી હવે આ લોકો શું કરે અજ્ઞાની માણસ એમાં રાગદ્વેષ કરે તે વખતે એટલે જૂના જાય નવા બંધાય આપણે રાગદ્વેષ ના થાય જૂના જતા કાઢી થઈ જાય પૂછે નવા દોષ ની બાંધવા નવા દોષ નહીં બાંધવા વ્યવસ્થિત ફાઇલ નો સંભાળ નિકાલ અને સિદ્ધાર્થ નો છે આપણો પણ જ્ઞાન લીધું હોય અને કોઈ આજ્ઞા નહી પાડતો હોય તમારું જ્ઞાન લીધું હોય અને કોઈ આજ્ઞા નહી પાડતો હોય જાગૃતિ મંદ રહે દાદા મળે નહીં ને એની જાગૃતિ મંદ રહે કપાસ આવડે થયો પાણી પાણી સાચીએ નહીં તો પાસે માગી લીધેલું કે હવે ચિંતા નહીં કરો એ ચિંતા ના હોય તપો કહે હોય ગુમરામણ ચિંતા ના હોય દાદા મારું જ્ઞાન કેટલાક આવ્યું <laughs> દાદા ભોલેદાન પૂછે એમ કે મારું જ્ઞાન કેટલાક આવ્યું એમ કેટલી આજ્ઞા પર વધારે વધારે કરો શું કરે નાન વેજ ના નાખે ના ના ના ના પૂછે કે શક્તિ એ કોઈ દેવી છે કે કેમ શક્તિ હા આપડે જે શક્તિ માંગીએ એ કોઈ દેવી છે કે પછી શક્તિ શું છે શક્તિ માગીએ છીએ ના શક્તિ જુદી જુદી વસ્તુ શક્તિ ભાઈ આપણા મેં ખાતરી મારે ત્યાં બધું થશે બધું શું એ શક્તિ વિશ્વાસ કોન્ફિડન્સ વિશ્વાસ વિશ્વાસ કે શું કહેવાય શક્તિ એટલે આત્મવિશ્વાસ એ તો શક્તિ જયારે પ્રાપ્ત થાય કે નિર્બળતા ખસે નિર્બળ છે આજ મનુષ્ય માત્ર જી માત્ર નિર્બળ છે તે બળ માગે શક્તિ માગે એટલે પેલી નિર્બળતા ખસે હોય ને તો એમને કહીએ તો એ પ્રકૃતિ શક્તિ તાકાત શક્તિ બાર કસોટી કરી બે દીધી જ્યાં તે તમારી કસોટી કરી ને બાજા માટે એમનું કામ અંદર માટે બીજા ભગવાન દાદા એ બધી શક્તિ આપણે પાર્વતી નો અવતાર આ પાર્વતી નો અવતાર એ બધી શક્તિ હા એ બધી બધી શક્તિ જ કહેવાય શરીર આટલી બધી શક્તિ માતાજી નું સારું અંબાજી નું સારું હા સિમંદર સારી એની મૂર્તિ આ પલાટી હોય છે ને તે નવ ભેટ દાદા સત્સંગ કરવાની જરૂર કેમ પડે સત્સંગ કરવાની જરૂર કેમ પડે જ્ઞાન લે એને સત્સંગ કરવાની જરૂર ખરી જ્ઞાન લે તો સત્સંગ કરવાની જરૂર કેમ પડે સત્સંગ ના કરે તો પુસ્તક નું વાતાવરણ તો કુસંગ પોઈઝનસ છે વાતાવરણ સત્સંગ હોય એટલે પોઈઝન અડે નહીં અને આત્મા આત્મા લક્ષ્મણ રહ્યા કરે દાદા એ હાલમાં રહ્યા કરે અને તે કુસંગ બેઠો એ બધું જતું રહેતું ચિત્ત છે અમારા તમારા ધર્મ પત્ની પૂછે છે કે બધાને મરી જવાનો કેમ ડર લાગે મરવાથી કેમ ડરે હું મરી જવાનું એવું જાણે છે All these relative are temporary adjustments. All these relative are temporary adjustments and you are permanent. I think what is there is no mind. Everything you see in this world, anything is only because of that. Maunasa Vasimai Sundarhandir The word, the word is the word. So without any word આત્મા શું છે આત્મા પ્રકાશ છે કે કોઈ તત્વ છે આત્મા એટલે સેલ પોતાની આત્મા એટલે એ શું કહેવા પોતાની જાત અને જાત એ શું કેટલું બનેલું છે પ્રકાશ એ તત્વ કે તત્વ એનું નામ કહેવાય કે અવિનાશી હોય એમ તત્વ કે એ અવિનાશી છે પ્રકાશ આ પ્રકાશ વિનાશી અવિનાશી જગ્યા કરે જાય કરો ને ત્યારે આપડે કશું કહીએ નહીં તો એમાં આમ આપડે કેરી દઈએ કેરી નહીં દેખાય એવો આત્મા છે હરિચર જેવો અંદર છે આ વસ્તુ અંદર ધરશે જન્મ ભગવાન છે કૃષ્ણ ભગવાન ધરતી પર જન્મ લીધેલો એ દેવ છે યા ભગવાન ભગવાન ભગવાન બધા જન્મ લઈને જન્મ લે જન્મ લીધા વગર કોઈ ભગવાન થયેલો નહીં અને કોઈ છે નહીં એવો જન્મ લે ત્યારે પૂર્ણ પૂર્ણ રજા થાય એમને ભગવાન કે છે વધતો વધતો વધતો જાય પૂર્ણ થાય પહોંચે છે ભગવાન પ્રગટ થાય તો જ ભગવાન ને દાદા કૃષ્ણ ભગવાને જન્મ લીધેલો રામે જન્મ લીધેલો પણ તમે કહેતા હતા કે રામ ને મોક્ષ મળ્યું અને કૃષ્ણ ને કેમ નહીં કૃષ્ણ કૃષ્ણ ને બહુ મોટું પદ મળવાનું છે રામ ને મોટું પદ ના મળ્યું સંસારમાં મોટું પદ મળ્યા વગર મોક્ષે ગયા અને કૃષ્ણ ભગવાન મોટું તીર્થંકર પદ બોલવાયું એમની ઈચ્છા હતી મારે આખા જગત નું કલ્યાણ કરવું છે તે પૂરી થઈ મોક્ષ નથી ના મને આખું જુદું ત્યાં પૂજાયેલું હું બધાને કલ્યાણ કરું એ ભાવના હતી એ કરશે પણ કૃષ્ણ એકલા તો નહીં જતા કૃષ્ણ ના દેતી એવું જાય છે તીર્થંકર સાહેબ અને એનો બ્રધર તેને તીર્થંકર સાહેબ સાંભળું કુટુંબ સાંભળું કુટુંબ રાઈટ નવસારી નવસારી થી માઇલ એક એક માયા એક જ નવસારી અને એક જ ગણાય વિરાવળ નોટ પોરબંદર નું વિરાવળ નહીં વિરાવળ નવસારી ની બાજુમાં નવસારી જ ગણો બચાવ એનું અસ્તિત્વ હજુ છે મોક્ષ બીજો ડિફરન્સ શંકર અને મહાદેવ એ બે માં કઈ તફાવત શંકર અને મહાદેવ મહાદેવજી કલ્પના છે મહાદેવજી શંકર સાથે મહાદેવજી કલ્પના બ્રહ્મા વિષ્ણુ મહેશ કે મોક્ષે ગયા પછી તમારી આજ્ઞાનું શું એકવાર મોક્ષમાં પહોંચી જાઓ પછી આજ્ઞાનું શું ત્યાં તમારી જે આજ્ઞા છે આજ્ઞા ગયા પછી કઈ જેમ ગાડી આપણને છે પડે પછી ગાડી અંદર જશે ભગવાન માં રામ પહોંચી ગયા કૃષ્ણ મોટું પદ મળવાનું અત્યારે કૃષ્ણ ભગવાન કઈ જગ્યાએ છે છે. આશાબેન પૂછે છે, મારા કામ નથી સારી જગ્યાએ, સારી જગ્યાએ. સારી જગ્યાએ છે સારી એમની ખબર એટલી પૂછી કઈ જગ્યાએ છે તે. સારી સારી જગ્યાએ છે ભગવાનની જગ્યા કેટલી ખરાબ હોય સારામાં સારી તો લોકો બધી બહાર આવે છે એટલે. આ નવી જગત છે કોઈ આ? કેટલી બેસાડી છે ત્યાંથી? સંસાર સંબંધી હોય કે મોક્ષ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય અમુક ના થઈ ગયા અમને તો બહુ આનંદ થયો તમને જેવું એટલે બે ત્રણ તમને મળીને બહુ આનંદ થયો પ્રથમ વાર જોયા આજે આવું અમને ક્યાં મળે આ દેશમાં આવું અમને ક્યાં મળે તમારા દર્શન કરવાના બહુ મોટી આવી ચોપડી એ મને યાદ આવ્યા કે તું એમ બીજું બહારનું કશું પૂતગલ જોઈશ નહીં પણ એને શુદ્ધાર્થ પ્યોર સોલ જોજે એ વખતે કે છે મને એક્ઝેક્ટ એ દર્શન થયા પ્યોર સોલ અને એક જ્ઞાની ચાલે તો એને પગ નીચે ઘાસ આવે કે જીવ જંતુ આવે એ બધાને પણ મુક્તિ કરી આપે અને જ્ઞાની એટલે જ કરી આપે ભગવાન ગોડ ના કરી શકે ભગવાન That is why in India so much population. because too many saints walk in that country. અમેરિકાની આ પહેલી સફર છે સેકન્ડ પહેલી એટી ટુ માં હતી એટી ટુ આ સેકન્ડ પહેલી મેં બધા સંબંધ થયેલા બધા ચીકણી સારી થઈ ગઈ નાનું ભગવાન થાય નાનું ભગવાન થાય કે જય જય ભગવાને જ નહીં વિનય વિનય જુએ જ નહીં શું વિનય કરવાનું દાદા ભગવાન જુએ નહીં ને હું જાણીએ કરા કે આવું બાળક કરતું હોય ને તમારે ગમતો એવડે ના દઈએ બાળક તો તમારી તો ટોકરી કે ચરા બાળક જેવો ના હોય ને એમના છોકરા તો બહુ દોષ લે જ્ઞાની પુરુષ ની સેજ પણ અસરા થાય કાઢી માટે બહુ વિનય મળ્યો જબરદસ્ત વિનય કઈ વાતચીત કરે ના ગામ સુરત માં અમદાવાદ નું હોઈએ સુરત નું હોઈએ નવસારી હોઈએ વલસાડ હોઈએ મુંબઈ હોઈએ અમેરિકા હોઈએ અમેરિકામાં એવું નથી જે દેખાય છે એ બધું રિલેટિવ છે અને વિનાશી છે all these devotees are temporary adjustments and you are permanent. તો જાણવા જેવું છે The world is the puzzle itself. God has not created this world at all. God has not created this world at all. My mind is created. God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. ठीक है હિન્દુસ્તાન નું ભાવિ કેમ છે ભાઈ પૂછે છે હિન્દુસ્તાન નું ભાવિ કેમ છે ખરાબ થવાનું દાદા હજુ બધું વધારે ખરાબ થવાનું આખી દુનિયાનું ત્રય ખરાબ થયા કરવાનું ખબર ના પડે લોકો જાણે કે આ બધું વધી રહ્યું છે એમની દ્રષ્ટિ જુદી અમારી દ્રષ્ટિ જુદી એમની ડિસ્ટ્રક્ટિવ દ્રષ્ટિ અમારી ક્રિએટિવ દ્રષ્ટિ હોય કે હા વસ્તી બધી અડધી થઈ જશે આ દુનિયાની જે વસ્તી છે ને તે અડધો અડધી થઈ ક્યારે ક્યારે ક્યારે અડધી થઈ જશે આ વસ્તી અડધી ક્યારે થઈ જશે હવે બે ત્રણ શરૂ શરૂ થઈ જશે થોડા વખતથી તો ચાર સારું વિચાર ત્યાં બધું જોવાનું સુધી લડે એકલાથી નહીં થઈ જવાની લડે જીતા અમુક જ જાત થઈ જવાનું બીજી વાર ધરતી કંગો ને એટલે રોજ ત્યાં બધું ફાટી લીધું આવું ચાલે નહીં આવી દુનિયા ચાલતી છે ચાલે કેમ ને દુનિયા વર્લ્ડ વોર થશે વર્લ્ડ વોર થશે વર્લ્ડ વોર થશે તેમાં તો બધા કઈ નહીં મજા તો આ અમેરિકા વાળા પેલા ને માથે ને આ પેલા ભાઈ કે છે એવું હોય તો અમે ઇન્ડિયા જતા રહીએ જતા રહે તમે ઓછું બોલવાનું જીયાના જીયાના જીયાના પટલા દાદા એ પૂછે કે અમે જો રશિયા અને અમેરિકા બે વચ્ચે લડાઈ થાય તો ઇન્ડિયામાં હોય તો બચી જાય ને ના પણ ઇન્ડિયામાં છતાં અમેરિકન સામાન લઈ અને જ્યાં ઇન્ડિયા ઉપર આપે આપણને એટલે ભરતાની જરૂર નથી જે જેટ ગયેલા એમ કે અમે જે કઈ થોડું ઘણું કમાય તે લઈ ઇન્ડિયા જતા રહીએ એ ભલે પાસે જરૂર નથી અને બીક લાગે ત્યારે મને કાગળ મેં લખી લખી દે ક્યાં અવતારો છોકરાઓ માટે ખાસ વિચાર આવે કે અમેરિકામાં જોઈએ એવા સંસ્કાર નથી મળતા હા એ તો એ ખરું છે તો પૈસા કમી ગયા હોય તમે ઘેર જતા છોકરા ને ભણાવતા આવી રીતે પૈસા કમાય કઈક બતાવો તમે ભાઈ કહે કે પૈસા કમાવી અને ત્યાં જતા રહીએ હવે પૈસાની તો કોઈ લિમિટ હોતી નથી તો તમે કઈક લિમિટ બતાવો કે પૈસા લઈએ એટલા ના પૈસા લઈને અમે જતા રહીએ શું બતાવો કે છે અમુક લિમિટ આપ બતાડો કે જે લિમિટ થાય ને અમે એટલા લઈને ઇન્ડિયા જતા રહીએ એવું પૈસા હિન્દુસ્તાનમાં આપણે ધંધો રોજગાર કરવો એના માટે કઈ રકમ લાવવી પડે વ્યાજે ના લાવવી પડે એવું કરવું તો બેંક માં લેવું પડે ઠીક છે કોઈ ધીરે કરે નહીં કોઈ ધીરે નહીં અહીંયા કોઈ ધીરે નહીં બેંક જ ધીરે એટલે સાથે રાખવું બિઝનેસ તો કરવો પડે ને ત્યાં ખર્ચો કાઢવો પડે છોકરા બધા સારા થાય છોકરા ઘણા ડોલર છોકરાનું કામ કરશે ને પ્રશ્ન ખરો ને કેટલા લીધે બે વર્ષ ઉપર આવડાવાળા છોકરા લીધેલો પણ હજુ બધા બરાબર પ્રોમિસ પાડે મારી પાસે નિયમ લઈ લે તો છૂટી જાય ત્યાં ત્યાં છે કે Indian should I go back? You know? And the thing is, once you come under the jnani, and you think here, then you don't worry about it. That will happen, correct? રાધેભાઈ કે છે કે આ પ્રશ્ન બધા અહીંયા પૂછતા હોય છે આ છોકરાઓનો જે પ્રશ્ન છે એ બધાને આ પ્રશ્ન છે પણ કે જો આ જ્ઞાની પુરુષ નો આશીર્વાદ લઈ લે તો કે આ પ્રશ્ન રહેતો નથી કે છે કોઈને ના એવું કે બધા અમુક ના આશીર્વાદ કે બધાના કર્મ રખેલો ના હોય કાયદો નથી એવો કાયા સંસ્કારમાં ખોટા રહેવું એ બગડવાનું સાધન હા સંસ્કારમાં જ જવું જોઈએ શું કહ્યું તો ન્યાય કરશો આમ થયું તેમ થયું કરશો ન્યાય આ જગત નો ખોટશો નહીં ન્યાય જે થઈ રહ્યો તે ન્યાય તો સંસારમાં ભૂલીબેન કે છે પણ આપણે સંસારમાં પણ રહેવાનું ને ભૂલીબેન પૂછે છે કે આપણે સંસારમાં પણ રહેવાનું ને સંસારમાં ક્યાં જતા રહેવાનું દુનિયાને તો બતાડવું પડે ને આપડે દુનિયા બગડી ગયેલું છે બગડી ગયેલું કે છે સુધરેલું છે સુધરેલું કે છે મારા ભાઈ સુધરેલા જાય કે નથી મા બાપ માંથી મા બાપ ટેબલ પર આમ રહી કેટલા આંખો કારણ કે પીશ નહીં પછી એમાં ડાયો થાય મા બાપ બહુ સંસ્કાર બતાવ્યા છે